એ આવો આવો મારા નાના નાના ટેણિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગાંધીનગરમાં બેઠા બેઠા વિષ્ણુભાઈ વાર્તા સાંભળે છે અને એની બેન નંદિની પણ છે એની સાથે વાર્તા સાંભળવામાં આવો ભાઈ અને સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને યશવંત કડીકરની વાર્તા કહેવાનો છું હો ભાઈ બહુ સરસ વાર્તા છે તમે ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કરમની સજા સાંભળજો એક ગામમાં ખૂબ જ સારા માણસો રહેતા હતા બધાની પાસે સુંદર મકાન હતા ગામમાં બાગ બગીચા હતા ગામમાં નિશાળ પણ હતી આ લોકોનું જીવન બધી રીતે સુખી હતું ગામમાં હો આ ગામમાં એક વૃદ્ધ જાદુગર એક ઘરડો જાદુગર અને તેનો ચેલો રહેતા હતા તેનો શિષ્ય વૃદ્ધ જાદુગર ખૂબ જ સારા સ્વભાવનો માણસ હતો ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છે બાળકોને તો ખૂબ જ પ્રેમ કરતો હતો જ્યારે જ્યારે બાળકો એની પાસે જતા તો એ પોતાના જાદુથી નવી નવી વસ્તુ બનાવીને બાળકોને આપતો આવો હતો ઘરડો જાદુગર સાંજે બાળકોને ભેગા કરીને જાદુની જાત જાતની વાતો કહેતો બધા બાળકો એને ચાચા કહેતા હો ચાચા જાદુગર એક દિવસ આ ઘરડો જાદુગર બીમાર પડી ગયો દિવસે દિવસે એની તબિયત વધારે બગડતી ગઈ એને થયું કે એની છેલ્લી ઘડી આવી પહોંચી છે એટલે એણે એના ચેલાને બોલાવીને કહ્યું એના શિષ્યને બોલાવીને કહ્યું બેટા મેં તને મારો બધો જાદુ શીખવાડી દીધો છે હવે તું બરાબર કાબેલ થઈ ગયો છે મારા મરણ પછી હું મરી જાઉં પછી તું લોકોનું કલ્યાણ કરજે લોકોનું ભલું કરજે એમનું સારું કરજે બધું અને જો કોઈ પણ પ્રાણીનું ખરાબ ન ઈચ્છીશ મારી આ વાત યાદ રાખજે જ્યારે પણ તારી આ શક્તિનો તું ખરાબ ઉપયોગ કરીશ ખોટો ઉપયોગ કરીશ ત્યારે તારે પસ્તાવવું પડશે હો આટલું કહીને ઘરડો જાદુગર તો મરી ગયો ભાઈ મૃત્યુ પામ્યો પછી તો ચેલાએ ગામમાં બધાને જાણ કરી શિષ્યએ આખું ગામ ભેગું થયું બધાને ખૂબ જ દુઃખ થયું હો ભાઈ થોડા સમય પછી આ નાના જાદુગરે પોતાના ગુરુનું કામકાજ સંભાળી લીધું ઘરડા જાદુગરની જેમ એ પણ ગામ લોકોને ખૂબ જ ચાહતો હતો ખૂબ જ પ્રેમ કરતો હતો બાળકોને એની જેમ જ વાલ કરતો ગામ લોકો પણ એનાથી ખુશ હતા હો અને એને ચાહતા હતા એને પ્રેમ કરતા હતા ગામના લોકો સાંજ પડે ત્યારે એ ગામના બાળકોને ભેગા કરતો પછી કોઈ પણ વસ્તુનો ફોટો બનાવી એની સામે આંખ બંધ કરીને બેસી જતો અને પછી તો મંત્રો ભણતો ઓમ ઓમ ઓમ ઓમ ઓમ આ મંત્ર ભણી ભણીને ફોટા ઉપર ફૂંક મારે ઓમ એમ ઓમ ઓમ એમ ઓમ આમ ફૂંક મારે એટલે થોડી વારમાં એના જાદુથી ફોટાની વસ્તુ સાચી બની જતી બોલો બાળકો તો આ જોઈને ખુશ થતા અને આનંદથી તાલીઓ પાડતા આ ખેલ રોજ થતો ભાઈ એક દિવસ આ જાદુગરે સુંદર રાજકુમારીનો ફોટો બનાવ્યો એના ઉપર મંત્ર ભણીને ફૂંક મારી ઓમ એમ મોમ ઓમ એમ મોમ આમ ફૂંક મારી એટલે થોડી જ વારમાં એની સામે સુંદર મજાની રાજકુમારી આવીને ઊભી થઈ ગઈ જાદુગર રાજકુમારીને મેળવીને ખૂબ રાજી થયો એને સરસ મીઠાઈ ખવડાવી અને પછી તો એણે એની સાથે લગ્ન પણ કરી લીધા લગ્નના દિવસે એણે આખા ગામને જમાડ્યું બધાએ જાદુઈની મીઠાઈ ખાધી હો લગ્ન પછી રાજકુમારીએ પોતાને રહેવા માટે મહેલ માંગ્યો અને પોતાની સેવા માટે નોકર ચાકર માંગ્યા બોલો જાદુગરે કહ્યું હું ગામમાં રહીને રાજમહેલ ન બનાવી શકું કારણ કે મારા ગુરુએ કહ્યું હતું કે ગામમાં ગામવાળાની જેમ જ રહેજે આ સાંભળીને રાજકુમારી તો રડવા લાગી અને બોલી તમે મારી વાત નહીં માનો તો હું ચાલી જઈશ અહીંથી રાજકુમારીની વાત સાંભળીને જાદુગર ગભરાયો એણે રાજકુમારીના કીધા પ્રમાણે એક મોટા મહેલનો ફોટો બનાવ્યો અને પછી મંત્ર ભણો ઓમ એમ ઓમ ઓમ એમ ઓમ અને સરસ મહેલ બની ગયો ભાઈ હવે રાજકુમારીએ જાદુગરને ગામ લોકોને કાંઈ પણ આપવાની ના પાડી દીધી કે ગામ લોકોને કાંઈ નહીં આપતા એ પોતાને માટે જાત જાતની વસ્તુઓ માગતી રહેતી ગામ લોકો પણ જાદુગરથી હવે તો ના ખુશ રહેવા લાગ્યા હો કારણ કે રાજકુમારીના ચક્કરમાં આ જાદુગર તો ખૂબ જ બદલાઈ ગયો હતો વિના કારણે એ ગામ લોકોને હેરાન કરવા લાગ્યો રાજકુમારી ગામ લોકોને નફરત કરતી હતી જાદુગરની બીકે લોકો એને કશું કહેતા નહીં ને લોકો કરી પણ શું શકે હે ભાઈ પેલાને તો જાદુ આવડતા હતા એટલે બધા ગામ લોકોનું જીવન તો અવ્યવસ્થિત થઈ ગયું સાવ એક દિવસ ગામમાં એક સાધુ મહારાજ આવ્યા એમણે કહ્યું હું જાણું છું કે તમે લોકો દુખી છો હું તમને એક રાક્ષસનો ફોટો આપું છું સાંભળજો કાલે જાદુગર રોજની જેમ ગામના પાદરે ફોટાને મંત્ર ભણીને જીવતો કરશે જ્યારે એ આંખ બંધ કરીને મંત્ર ભણે ત્યારે તમારામાંથી કોઈ એક જણ રાક્ષસનો ફોટો ત્યાં મૂકી દેજો રાક્ષસનો ફોટો બાકીનું કામ હું પૂરું કરીશ તમે બધા દૂરથી જોતા રહેજો જાદુગરની સામે ફોટો મૂકવા માટે સાધુએ એક સમજદાર જુવાનને પસંદ કર્યો બીજા દિવસે પેલો જુવાન તો રાક્ષસનો ફોટો લઈને ગામના પાદરે ગયો ત્યાં ઝાડની પાછળ લપાઈ ગયો અને જાદુગર રાહ જોવા લાગ્યો થોડી વારમાં જાદુગર ઉડતા ઘોડાનો ફોટો લઈને ત્યાં આવી પહોંચ્યો ફોટો સામે મૂકી અને બેસી ગયો પછી આંખો બંધ કરીને મંત્ર ભણવા લાગ્યો ઓમ ઓમ ઓમ જુવાને તક જોઈને ઉડતા ઘોડાનો ફોટો ઉઠાવી લીધો અને એની જગ્યાએ રાક્ષસનો ફોટો મૂકી દીધો થોડીક વાર પછી મંત્ર ભણીને જાદુગરે ફોટા ઉપર ફૂંક મારી થોડી વારમાં ત્યાં તો એક ભયંકર રાક્ષસ આવીને ઊભો થઈ ગયો રાક્ષસને જોઈને જાદુગર તો જાય ભાગ્યો જાય ભાગ્યો પણ રાક્ષસે એને ઉપાડીને દૂર ફેંકી દીધો હો ભાઈ અને પછી તો જાદુગર મરણ પામ્યો મરી ગયો એ તો એ ઘડીએ જાદુથી બનેલી બધી વસ્તુઓ ફોટાના રૂપમાં પાછી ફેરવાઈ ગઈ ગામના લોકોને હવે રાક્ષસનો ડર લાગતો હતો સાધુ મહારાજ રાક્ષસ પાસે ગયા એમણે એક ડોલમાં રાક્ષસને પીવા માટે કંઈક આપ્યું અને એ ડોલ પીતા જ રાક્ષસ આકાશમાં ઉડી ગયો ભાઈ ફૂ કરતા એ ક્યાં ગયો એની કોઈને કાંઈ ખબર ન પડી સાધુ મહારાજ બોલ્યા આ રાક્ષસ મારા હુકમ સિવાય કાંઈ કામ નથી કરતો તે ખરાબ માણસોને ધિક્કારે છે અને સારા માણસોને ક્યારેય હેરાન કરતો નથી એટલે હવે તમે બધા બેફિકર રહેજો ડરતા નહીં આમ કહીને સાધુ મહારાજ ચાલ્યા ગયા લોકોને એવો ખ્યાલ હતો કે આ સાધુ મહારાજ પેલા ઘરડા જાદુગરનો જ આત્મા હતા ભાઈ એ એમના ચેલાને સજા કરવા માટે એમના શિષ્યને સજા કરવા માટે આવ્યા હતા શિષ્ય એ શિક્ષકનું કહ્યું બરાબર માન્યું નહીં ને એટલા માટે તો ભાઈ ગુરુજી જેમ શીખવાડે નવી નવી વાતો એ શીખવી જોઈએ અને સારા કામમાં એનો ઉપયોગ કરવો જોઈએ તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો